સુઈ જાઓ તમે તો જ્ઞાની પુરુષ છો સંસાર મારા શું કરવું મારે તમારા જેવું કરવાનું કે હાથ ની પાસે થઈ ગયો શું કહ્યું મહારાજ બે ગોદરા નહીં હાથ ગોદરા હું ઉભી જોયો માણસ શું એ તો વિલાસ જ કહેવાય ને આપ સુઈ જાવ તારે ખરા સાત ગોદરામાં આપ સુઈ જાવ હું પણ તમે ત્યાગી છો ભરે એવી છો હું ના આવે વિચાર તે આખી રાત મને તારું શું થઈ જતી અને એ તો આ ધરતી પર આજે જશમી દાદા છે જોઈ લે અને કાક ગોદડામાં સુઈ જાય છતાં આ લોકોના પલંગ નથી અનુકૂળ હતા પલંગમાં મારે સુઈ જવું પડે એમ શું કારણ કે આ પલંગ તો આપલા જ હું દબાઈ જવું ભાઈ હું તો પાત્રો પલંગમાં દબાઈ જવું મેં ઉપર કઈ છે જ નહીં અને બીજું મારે જરા કેર કેર આમ જમીન પર સુઈ જાય તાર મેં જરા માં સરખું હોય ને તાર સારું રહે પણ આ લોકો કે ના તમારે પલંગમાં ભાઈ નહીં ઉતરતા હા મારા વાંકા છે તારું દાદા ને વચ્ચે કરી આપવું પડે અમદાવાદ જવું ભાઈ હા મારે આ શું કરવું છે પછી અને પછી સાડા ચાર વાગે મને તો લઈ જાય જૈન ક્લબ માં તો આગળ ચોથી મહિને બહાર નીકળું છું ને એટલે આ દેવતા મૂક્યા તેવું લાગે છે એટલે તો મારે એમને હતું આ નોર્મલ હતું તે સારું હતું આમ શું કામ મારે બધું હતું મહિને બહાર નીકળું દેવતા મૂક્યો હોય એવું લાગે મારે જરૂર નહીં એકદમ ઠંડામાં એર કન્ડિશન એકદમ હોટમાં ગરમી બહુ ને અમદાવાદમાં ઠંડામાં ગરમી ખ્યાલ મંદિર છ વાગે ક્યાં જશો ઘરે ધરાવી ઓકે ઓકે વીક પછી મળશું Canton Ohio Canton Ohio Ohio Lalit ને સાંજ ને બ્લેક ને જોઈએ હવે કેમનું થાય એટલે જોઈએ કેમનું થાય છે મારે છેલ્લું એટાય છે ને ના બરિયા લંડન કોર્બિન બરિયા બરિયા બરિયા તો ને પ્લેન પ્લેન પ્લેન તો શિકાગો કેનેડાનું શિકાગો બસ એ છેલ્લું શિકાગો પછી જવાનું કારમાં ક્યાં ડિટ્રોઇટ કારમાં ડિટ્રોઇટ જવાનું વાઘેલા લઈ જશે આવીને વાઘેલા સાહેબ વાઘેલા લઈ જશે કેટલો માઇલ થાય તો દોઢસો બસો માઇલ થાય ત્રણસો દાદા છે અઢીસો અઢીસો